અરે વાહ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી આવ્યા છે રિદ્ધિ છે રાજકોટથી ઋષિ લાવ્યો છે અને સુરતમાં બેઠા બેઠા માધવન રુદ્રા ધ્વનિ મારી વાર્તાઓ સાંભળો છો વા ભાઈ વર્તેજથી સહજભાઈ છે વશિષ્ઠરાજ છે અરે વાહ સાંભળો આજની વાર્તાનું નામ છે સસલાએ હાથીને બગાવ્યા એક વખત આ ધરતી ઉપર ભારે દુષ્કાળ પડ્યો હતો દુષ્કાળ પડવાથી નદી નાળા સરોવર તળાવ સુકાઈ ગયા ચારે કોર પાણીની અછત ઊભી થઈ બધે હાહાકાર મચી ગયો હો માણસો પશુ પંખી જાનવરો બધા પાણી વગર તરસે મરવા લાગ્યા આવા કપરા સમયે વનમાં રહેતા હાથીઓના ટોળાને પાણીની ભારે અછત થઈ ગઈ એ બધા જે જગ્યાએ રહેતા હતા ત્યાંના તળાવોમાં પાણી ખલાસ થઈ ગયું હાથીઓ તો બિચારા પાણી વગર વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા ક્યાંય એમ રહી ન શકે એ બધા ભેગા થઈને પોતાના રાજા પાસે ગયા અને કહ્યું મહારાજ આ જંગલમાં પાણી ખલાસ થઈ ગયું છે તળાવો સુકાઈ ગયા છે પાણી વગર અમારા બચ્ચાઓ હેરાન થઈ ગયા છે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો બધા જ હાથીઓ પાણી વગર તરસ્યા મરી જશે માટે મહારાજ તમે પાણીની સમસ્યા કંઈક હલ કરો અને કંઈક ઉપાય કરો એટલે હાથીના રાજાએ કહ્યું ભાઈઓ તમારી વાત તો સાચી છે પાણી વગર તરસ્યા મરવું એના કરતાં આપણે પાણીની શોધ કરવા માટે નીકળી જવું જોઈએ રાજાની આ વાત સાંભળી અને બધા જ હાથીઓ પાણીની શોધ કરવા માટે બીજા વનની તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા એ બધા એક વાંસના ગાઢ વનમાં આવી ગયા એમણે આ વનમાં પાણીથી ભરેલું સરોવર જોયું અને સરોવરમાં પાણી જોઈને હાથીઓ તો ખુશ ખુશ થઈ ગયા બધા હાથીઓ પાણીમાં કૂદી પડ્યા અને ધરાય ધરાઈને પાણી પીધું હો અને પછી પાણી પીને એ તો બધા તોફાને ચડી ગયા સૂંઢમાં પાણી ભરી ભરીને ઉડાડવા લાગ્યા આખો દિવસ એ બધા પાણીમાં તોફાન ને મસ્તી કરતા રહ્યા આ સરોવરની પાસે સસલાઓનું એક ટોળું રહેતું હતું એ બધા હાથીને જોઈને ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ હાથીઓ પાણીને ગંદુ કરી નાખશે અને અમને પણ અહીં શાંતિથી રહેવા નહીં દે એટલે સસલાઓએ સભા ભરી અને વિચારવા માંડ્યા કે આ હાથીઓને અહીંથી ભગાડવા કેવી રીતે નાનકડા સસલાઓ હાથીઓનો સામનો તો કેવી રીતે કરી શકે એવો તો બધા હાથીઓને ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા આ ટોળીમાં તમારી જેવો એક ખૂબ જ હોશિયાર અને અનુભવી સસલો હતો એણે ઊભા થઈને કહ્યું ભાઈઓ તમે ચિંતા ના કરો આવતીકાલે સવારે હું આ હાથીઓ સાથે વાત કરી લઈશ બધા સસલાઓ એની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા કે આ નાનકડો સસલો પહાડ જેવા હાથીઓ સાથે કેવી રીતે ફેંસલો કરશે પણ આ સસલાને પોતાની બુદ્ધિ ઉપર ભારે વિશ્વાસ હતો સહજ તારી જેવો સવાર થતાં જ એ તો હિંમત રાખી ધીરજ રાખી અને હાથીઓના રાજા પાસે ગયો સસલાને જોઈને રાજાએ ગુસ્સાથી પૂછ્યું તમે કોણ છો અને શું કામ અહીંયા આવ્યા છો હું સસલો છું ભગવાન ચંદ્રદેવનો દૂત એમનો સેવક એમના કહેવાથી હું તમારી પાસે આવ્યો છું સસલાએ નિડરતાથી જવાબ આપ્યો શા માટે મોકલો છે અમારું શું કામ છે સસલાએ કીધું ભગવાન ચંદ્રદેવનું કહેવું છે કે તમે લોકોએ ખૂબ મોટું પાપ કર્યું છે જે સરોવરમાંથી તમે લોકો પાણી પીવો છો એમાં નાહો છો અને એટલે એ પાણીને ગંદુ બનાવો છો તમે આ ભગવાન ચંદ્રદેવ રહે છે પાણીની અંદર તમે ભગવાનના ઘરનો નાશ કરી રહ્યા છો ભગવાન ચંદ્રદેવ તમારા બધાનો સર્વનાશ કરી નાખશે આવું તો સસલાએ કીધું હો ભાઈ અમે તો ભગવાનને જોયા પણ નથી હાથીનો રાજા તો બી ગયો અને આવું બોલ્યો અરે હું આજે રાતે તમારી મુલાકાત ભગવાન ચંદ્રદેવ સાથે કરાવી આપીશ તમે બધા સરોવર પાસે આવી જજો આટલું કહી અને સસલો ત્યાંથી પાછો આવતો રહ્યો રાત્રે બધા જ હાથીઓ સરોવરના કિનારે ભેગા થયા પૂનમની રાત હતી હો તમે બધાએ જોઈ છે ને આખો ચંદ્ર સરોવરના પાણીમાં દેખાઈ રહ્યો હતો સસલાએ હાથીઓના રાજાને સરોવરના કિનારે બોલાયો અને પાણીમાં ચંદ્રનો પડછાયો પડતો હતો ને એ બતાવીને કહ્યું જુઓ મહારાજ આ ભગવાન ચંદ્ર સરોવરના પાણીમાં બેઠા છે જુઓ હું હમણાં એમની સાથે તમારા વિશે વાત કરું છું આટલું બોલીને ચાલાક સસલાએ બોલવા માંડ્યું હે ભગવાન ચંદ્રદેવ હાથીઓના રાજા તમારી પાસે પોતાના સાથીઓ સાથે માફી માગવા આવ્યા છે એમનાથી આ ભૂલ ભૂલમાં પાપ થઈ ગયું છે માફી માગે છે તમે તો ભારે દયાળુ છો એટલે એમનો વિનાશ ન કરતા એમને માફી આપી દો એમને મારતા નહીં ક્ષમા કરજો મહારાજ સસલો એવી રીતે બોલતો હતો કે હાથીઓ એની વાત સાચી માની ગયા હા હા મહારાજ હું એમની તરફથી બોલું છું હે શું કહ્યું હાથીઓ તમારી માફી માગે એમ ચાલાક સસલો પોતાની તરફથી જ બધું બોલતો હતો હાથીઓ એની વાત સાંભળી અને તરત જ સરોવરના કિનારે આવી અને પોતાના માથા નમાવીને ઊભા રહી ગયા અને માફી માગવા લાગ્યા થોડી વાર પછી બધા હાથીઓએ કહ્યું અને પ્રતિજ્ઞા લીધી કે હવે પછી બીજી વખતે આ સરોવર પાસે ક્યારેય નહીં આવે આટલું બોલી હાથીઓનું ટોળું તો એ વન છોડીને ત્યાંથી બીજે જતું રહ્યું અને સસલાની ચતુરાઈથી હાથીઓ ત્યાંથી ભાગી ગયા બધા સસલાઓ ખુશ ખુશ થઈ ગયા હો અને એમના માથા ઉપર આવેલી આફત આવી રીતે ટળી ગઈ તો ભાઈ નચિકેતા દેવી તમે આમાંથી શું શીખ્યા કે બુદ્ધિથી કામ લઈએ તો ગમે તેટલી મોટી આફત આવી હોય એ પણ ટાળી શકાય એ પણ જતી રહે બરાબર ને બુદ્ધિથી કામ લેવાનું ધીરજથી વિચારવાનું સસલાભાઈની જેમ બરાબર હા આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો આવજે સહજ વશિષ્ઠ રાજ આવજે